Nomosutra. એ નવમો તો થઈ ગયો ને એમાં ક્વેશ્ચન હા હા એ તો એટલે બંને અહીંયા યજ્ઞાર્થથી તાત્પર્ય ભગવત સેવારૂપ કર્મ નો લેવાનો છે કે બીજું કઈ એમ ને સન્મુખ રાખીને ભગવાન જે વખતે આજ્ઞા કરી રહ્યા છે તે વખતે અર્જુનના અધિકારને લક્ષ્યમાં રાખીને એનો અર્થ થશે આ બાકી જે કર્મ છે એ કેવલ ભક્તાધિકાર કર્મની જે અહીંયા વાત છે એવું તો નથી જે અહીંયા શ્રુતિ ટાંકી રહ્યા છે કર્મનો યજ્ઞાર્થ કર્મ યજ્ઞાર્થ હોય છે એ તો સાર્વત્રિક વિધાન છે એટલે એમાં કેવલ ભક્તને જ ટાર્ગેટ કરીને કહેવામાં આવ્યું હોય એવું નથી તો वेद यज्ञ यज्ञ अयजंत देवा यज्ञ यज्ञ अयजंत यज्ञ द्वारा यज्ञ नु आराधन यजन कर करो देवता है तो यज्ञ द्वारा यज्ञ नु आराधन करू बने यज्ञ है तो यह शु तात्पर्य तो એક યજ્ઞરૂપ કર્મ છે અને એક એટલે જે સાધન છે અને એક ફલ છે અથવા ઉપાસ્ય છે યજ્ઞો વય વિષ્ણુ એ શ્રુતિથી યજ્ઞની ભગવદ રૂપતા કહી છે તો જેમ આપણે ત્યાં કહ્યું છે કે ભગવાન સાધ્ય પણ છે અને સાધન પણ છે ફલ પણ છે સાધન પણ છે એવી રીતે યજ્ઞરૂપ ભગવાનનું યજ્ઞ દ્વારા આરાધન તો જ્યાં કર્મમાર્ગ છે તે સ્થાનમાં આરાધનાનું રૂપ પણ યજ્ઞરૂપ કર્મ રહેશે ભક્ત છે તો ભક્તની સામે વર્ણાશ્રમના અધિકારને લક્ષ્યમાં રાખીને એને યજ્ઞરૂપ આરાધન પણ રહેશે અને સાથે સાથે ભક્તો હોવાને કારણે ભક્તિરૂપતા પણ એની યજ્ઞની અસ્તિત્વ થશે તો યજ્ઞાર્થ કર્મ એમાં એ જે કર્મ છે એ યજ્ઞરૂપ કર્મ પણ ગણાશે અને સાથે સાથે ભગવત સેવાદિરૂપ કે ભગવદ આજ્ઞાના પાલન રૂપ એ રીતે પણ અહીંયા કર્મ શબ્દનો અર્થ સમજવાનો બાકી વ્યાખ્યાકારે તો અહીંયા સ્પષ્ટ રૂપથી કર્મ સમાચર એમાં મત સેવા સમાચર મારી સેવા રૂપ એમ કહ્યું છે પણ સેવા યથાયોગ્ય થશે એટલે સુખ જનિકા ક્રિયાના રૂપમાં એટલે સ્નાન પાન નૈવેદ્યનું અર્પણ વગેરેના રૂપમાં પણ અને આજ્ઞા પાલનના રૂપમાં પણ સેવા જ છે અત્યારે તો અર્જુન પાસેથી ભગવાનને એવી અપેક્ષા ન હોય ને કે એ મંગલમ મંગલમ રજભૂમિ મંગલમ કરીને જગાવે ઠાકોરજીને એને સ્નાન કરાવે ને તો અત્યારે તો અવતાર કાર્યને સંપન્ન કરવા માટે એ નરના અવતારના રૂપમાં પ્રકટ થયા છે અર્જુન તો જે ભૂભારને દૂર કરવું ધર્મનું સ્થાપન કરવું વગેરે જે ભગવાનનો અહીંયા અવતાર પ્રયોજન છે એને અર્જુન સંપન્ન કરે એ પ્રભુને અભિલષિત છે તો અહીંયા અર્જુન દ્વારા જે કર્મ થશે તે આ રૂપમાં થશે હવે આગળ જે કર્મો સંબંધમાં વિધાન કર્યા કે ભાઈ ક્યાંક તમે કર્મ ત્યાગ કરવાનું કહ્યું છે ક્યાંક તમે કર્મ કરવાનું કહ્યું છે એની અહીંયા સ્પષ્ટતા તરીકે કયા પ્રકારનું જે કર્મ છે એ ત્યાજ્ય ગણ્યું છે અને કેવી ભાવનાથી કેવા પ્રયોજનથી કર્મ કરવા જોઈએ એ વાતની સ્પષ્ટતા આના પહેલા કરી હવે અહીંયા આકાંક્ષા થઈ રહી છે કે નનું તાદૃશમ કર્મ ત્યાજ્ય ત્યાજ્યમ એ વચ્ચે तन्मतं तदा केन उक्तं કથમ આચરતી દુઃખ અમુક પ્રકારના કર્મને આપણે ત્યાજ્ય ગણ્યા છે પણ તેમ છતાં પણ એ કર્મોનું વિધાન તો શાસ્ત્રમાં પ્રાપ્ત થયેલ છે તો એ કોણે કહ્યું હશે આ અને કોના કહેવાથી લોકો આ બધું આ પ્રકારના કર્મોનું આચરણ કરે છે એવી આશંકા થાય તો एतत् કર્મ પ્રવૃત્તિ પરમ मदाज्ञया प्रवृत्ति प्रवर्तक ब्रह्मणा उक्तम लोक समाचार से એટલે આ પ્રકારની પ્રવૃત્તિ કરવાની મારી આજ્ઞા બ્રહ્માને થઈ અને બ્રહ્માએ આ જાતના પ્રવૃત્તિ માર્ગને કહ્યું તે રાતની સૃષ્ટિ પેદા કરી ये प्रश्न ने सामधान सहयज्ञ प्रजा सृष्टि पुरोवाच प्रजापति अनेन प्रतविष्य केशवोत्कृष्ट काम प्रजापति पुरा सहयज्ञ प्रजा सृष्टवा उवाच प्रजापति ब्रह्मा एमने पुरा एट बहु पहला એનો અર્થ આગળ વ્યાખ્યાકાર કરી રહ્યા છે કે આજે ભગવાનનો અવતાર થયો છે તેના પણ પહેલા યજ્ઞ સહિત પ્રજાને પેદા કરી અને એમને કહ્યું કે અનેન પ્રસવિષ્યધ્વમ એ શવ ઇષ્ટ કામધુક અસ્તુ અનેન એટલે આ યજ્ઞ દ્વારા તમે વૃદ્ધિ પ્રાપ્ત કરો અને આ જે યજ્ઞ છે એ તમને તમારો જે ઇષ્ટ ભોગ છે ઈચ્છિત ભોગ છે એને આપનારું થાય આ રીતે બ્રહ્માજીએ જ આ સૃષ્ટિમાં મારી આજ્ઞાથી આ જાતના કર્મની પ્રવૃત્તિ કરાવી છે હવે કારિકાની શબ્દોની વ્યાખ્યા કરી રહ્યા છે પ્રજાપતિ એટલે બ્રહ્મા सहयज्ञाः પ્રજા સૃષ્ટવા યજ્ઞ સહિત પ્રજાને ની સૃષ્ટિ કરીને એટલે પ્રવૃત્તિ ધર્મ સહિત પ્રજા સૃષ્ટવા પ્રવૃત્તિ ધર્મની સાથે પ્રજાને સર્જી અને પૂરા ઉવાચ ને મારા અવતારના પહેલા આ પ્રમાણે કહ્યું શું કે તમે આ યજ્ઞ દ્વારા તમે વૃદ્ધિ પામો અને આ યજ્ઞ દ્વારા જ તમને તમારી ઈચ્છિત વસ્તુઓ છે પ્રાપ્ત થઈ જશે અહીંયા પુરા શબ્દનો વધારે વ્યાખ્યાન કરી રહ્યા છે કે મૃત મત્સદુર્ભાવાનંતરંતુ મયા ભક્તિરેવ ઉક્તા સ્થિતિ જ્ઞાપનાય પુરા ઇત્યુક્તમ ભગવાન પ્રજાપતિએ પહેલા આ પ્રમાણે કહ્યું એમ પહેલા શબ્દનો પ્રયોગ એટલા માટે કર્યો છે કે ભગવાનનો પ્રાદુર્ભાવ થઈ ગયા પછી તો ભગવાને યજ્ઞ વગેરે એના ઉપર ભાર નથી આપ્યો પરંતુ ભક્તિ ઉપર ભાર આપ્યો છે એટલે વર્તમાનમાં ભગવાનનો ભાર યજ્ઞ ઉપર નથી પરંતુ ભક્તિ ઉપર છે તેથી પૂરા થયું હવે બ્રહ્માએ શું કહ્યું તે કહી રહ્યા છે તદવાક્યમય વાહ હવે બ્રહ્માનું વાક્ય છે ઇન્વર્ટેડ કોમામાં છે એમ સમજો અનેન પ્રસવિષ્યત્વમ અનેન એટલે આ યજ્ઞ દ્વારા પ્રસવિષ્યત્વમ એટલે પ્રકર્ષેણ વૃદ્ધિમ પ્રાપ્ત તમે લોકો આ યજ્ઞ દ્વારા સારી રીતે વૃદ્ધિ પ્રાપ્ત કરો કિંચ અને એશ વો ઇષ્ટ કામધુક અસ્તુ એશ એટલે આ આ એટલે યજ્ઞ વહ એટલે યુષ્માકમ આ યજ્ઞ તમને ઇષ્ટ કામધુક અસ્તુ અભીષ્ટ ફલદો ભવતુ તમારી અભિલષિત પદાર્થોને કે ફલને પ્રાપ્ત કરનારો થાય भगवदाज्ञया આજ્ઞા न वृषा न ન મૃષા ભવતી વરમૈવ દત્તવાન આ જે કંઈ પણ બ્રહ્માજીએ કહ્યું છે તે પ્રભુની આજ્ઞાથી કર્યું છે એટલે યજ્ઞ દ્વારા અગર કોઈ આરાધન કરે છે તો એના ઇષ્ટ ફલને પ્રાપ્ત કરી શકે છે એટલે આ બ્રહ્માજીનું જે વરદાન છે એ જૂઠું નહીં પડે એટલે એક રીતે બ્રહ્માજી આ વરદાન જ આપ્યું છે પ્રભુની આજ્ઞાથી એટલે એ જે પ્રશ્ન હતો કે જયારે આ બધું છોડવાનું છે એ વાતો કરો છો તો આ બધું કહ્યું કોણે એનું અહીંયા સ્પષ્ટીકરણ આપ્યું હવે જે યજ્ઞ વગેરે કર્મો છે એ કર્મોના નો વિચાર કરી અને અહીંયા આકાંક્ષા કરી રહ્યા છે કે નનું કર્મણો જડત્વા કથમ અભિષ્ટ કર્મ તો જડ છે એનાથી ઈચ્છિત ફલ ભોગ કેવી રીતે પ્રાપ્ત થશે કે એ લોકો એ કર્મ કેવી રીતે આ ફલ આપશે કેમ કે કેટલાક જે કર્મ છે એ કર્મ તો એવા છે કે જે ભૌતિક ફલ છે તો એની ભૌતિક પ્રતિક્રિયાના રૂપમાં ફલ પ્રાપ્ત થઈ જાય જેમાં આપણે સુઈ જઈએ તો ફાટ ઉતરી જાય કે સ્નાન કરી લઈએ તો સ્ફૂર્તિ આવી જાય તો આ બધા જે કર્મ છે એ તો ભૌતિક છે અને એની ભૌતિક પ્રતિક્રિયા પણ આપણને જોવા મળે પણ યજ્ઞની અંદર કંઈક ભૂમિ દેવાથી કોઈ પશુપુત્ર કે સંપત્તિ કે પરલોકની પ્રાપ્તિ થઈ જવી આ તો કોઈ જળ કર્મથી સંપન્ન થઈ શકે કે પ્રાપ્ત થઈ શકે એવી વાત નથી તો આવા જળ આવા અભિષ્ટ ફલને કેવી રીતે આપી શકે એવી આશંકા થાય તો એનું સમાધાન આપે છે કે દેવાન ભાવયતા તે દેવા ભાવયંતુ વહ પરસ્પરમ ભાવયંત શ્રેય પરમ વાપ્યત અને દેવાન ભાવયત ते देवावः भावयन्तु अनेन एतले आ यज्ञ द्वारा देवान् भावेत समे देवताओं ने वो भावना करो એટલે તેમની સ્તુતિ પ્રસં찬 आदि કરો તે દેવાવઃ ભાવયંતુ અને દેવતાઓ જે છે આવી રીતે યજ્ઞ દ્વારા આરાધિત દેવતાઓ તમારું ભલું કરે एवम પરસ્પરં ભાવયંતઃ પરમ શ્રેય અવાપ્ય આમ એકબીજાની ભાવના કરતા કરતા એટલે એકબીજાનું ઉન્નતિ કરતા કરતા પરમ કલ્યાણને તમે પ્રાપ્ત થશો તમે બંને તાત્પર્ય છે કે આ જે કર્મો છે એ ભલે જડ પ્રતીત થાય છે પરંતુ કર્મની અંદર જે દેવતાઓ સંમિલિત થયેલા છે એ દેવતાઓ તમારી ભાવના શ્રદ્ધા કામના એને લક્ષ્યમાં લઈને તમને તમારા ઈચ્છિત ફલોને આપશે એટલે એકંદરે એ વાત સાચી છે કે કર્મ જળ હોવાને કારણે આવા લૌકિક પારલૌકિક ફલો આપી ન શકે પણ કેમ કે દેવતાઓ સાથે સંલગ્ન છે એટલે કર્મથી પ્રસન્ન થયેલા દેવતાઓ યજ્ઞ કર્મ કરનારાઓના આવિષ્ટ ફલને ઉપલબ્ધ કરાવશે અને ન એટલે યજ્ઞ ન અનેન દેવાન ભાવયત આ યજ્ઞ દ્વારા દેવતાઓને દેવતાઓ એટલે કોણ સતત કર્માધિષ્ઠાત્રિન સતત કર્મના અધિષ્ઠાતા દેવતાઓ હોય છે એ વ્યવસ્થા વેદાદી શાસ્ત્રમાં બતાવવામાં આવી છે કે કયા કર્મનો અધિષ્ઠાતા કોણ દેવ છે જેમાં આપણે લોકશાહીમાં રહીએ છીએ અને એમાં પ્રજાજન તરીકે આપણા જીવનના ઘણા બધા પાસાઓ છે એના સંબંધી કોઈ ને કંઈ કાર્ય આપણને પડતું હોય આરોગ્ય હોય શિક્ષા હોય કે કોઈ ક્રાઇમને રિલેટેડ વસ્તુ હોય કે પ્રજા સંબંધી જે સાર્વજનિક સુખ સુવિધાઓ છે તે બાબતો હોય એના સંબંધી જે કંઈ પણ કાર્ય આપણને કરવાનું આવે તો એના માટે પ્રશાસને જુદા જુદા વિભાગ બનાવેલા હોય અને એના વિભાગ વિભાગાધ્યક્ષની નિયુક્તિ કરેલી હોય આ વિભાગ છે એનો આ અધ્યક્ષ છે એટલે એ મિનિસ્ટર છે કે ઓફિસર છે ને એનો કોન્ટેક કરવાથી તમારા આ કાર્ય સંપન્ન થઈ શકે એવી રીતે શાસ્ત્રમાં પણ કર્મના અધ્યક્ષ કે કર્મના અધિષ્ઠાતા દેવતાઓ કહેવાયા છે તો એમનું ભાવન ભાવન કરવું એટલે સંવર્ધયતા એમનું સંવર્ધન કરવું તે દેવાહા વો ભાવયંતુ એટલે જે કર્માધિષ્ઠાતા દેવતાઓ છે એ તમારું સંવર્ધન કરે આ સંવર્ધન પરસ્પર એકબીજાનું કેવી રીતે કરવું એનો અહીંયા આશય સમજાવી રહ્યા છે કે અત્રાયમ અર્થ તાત્પર્ય આ છે હવિર્ભાગૈ તેશુ યુયમ દેવત્વ વર્ધયંતુ એટલે યજ્ઞાદિ કર્મમાં આજે સ્વાહાકાર દ્વારા હવી આપવામાં આવે છે એ હવીના દ્વારા એ દેવતાઓનું દેવત્વ વધે છે અને તે જ ભવત્સુ તત્કર્મ સાધનાની વર્ધયંતુ એમને જ્યારે એમનું દેવત્વ વધે છે તો એમને એવી અભિલાષા થાય કે જેટલું આ હવી હોમ છે એટલું અમારું દેવત્વ વધશે તો તમે વધારે હવી હોમી શકો એના માટેના એ કર્મ સાધન ની વૃદ્ધિ દેવતાઓ તમારી કરાવે છે એવમ પરસ્પરમ ભાવયંત આ રીતે એકબીજાનું નિવૃદ્ધિ કરતા કરતા એટલે સંવર્ધન સંવર્ધયંતો એકબીજાની સંવર્ધન કરતા કરતા યુયમ દેવાશ્ચ તમે અને દેવતાઓ પણ श्रेय अवाप्यथ श्रेय ने प्राप्त कर सो परम श्रेय ने प्राप्त कर सो श्रेय नो मतलब स्व अभिष्टम तमने जे मनगमतु बने ने मनगमतु प्राप्त कर सो हमें श्रेय स्वरूप में पूछे कि नु श्रेयसो अनेक रूपत्वात्न लक्षणा श्रेयाप्ति भविष्य તે ન તો ઘણા બધા રૂપ હોઈ શકે એટલે આવિષ્ટ મનુષ્યનું તો ઘણું બધું હોય તો કયા પ્રકારની શ્રેય પ્રાપ્તિ આદિતે પરસ્પર ભાવંતિત થશે તે કહી રહ્યા છે ઇષ્ટાન ભોગાન હી વો દેવા દાક્ત્યંતે યજ્ઞ ભાવિતા यज्ञ भाविता देवा वह इष्टान भोगान दास्यंते यज्ञ द्वारा वृद्धि पामेला देवताओं तमने इष्ट भोग आपसे एले इच्छित भोग प्राप्ति कराश तैर दत्ता न प्रजा ये भ्यो यो भूंगते तेन एवत <coughs> एम द्वारा जो अपायेलू है એને એમને આપ્યા વિના જે ભોગવે છે એ તો ચોરી જ કરે છે એમ સમજવું જોઈએ તાત્પર્ય છે કે અહીંયા એમ થાય કે જ્યારે એમને જ આપવાનું છે તો એમને આપવા વાળા કોણ જેમ મર્યાદા માર્ગી કે અતિ મહાત્મ્ય નો બોધ થઈ જાય ત્યારે દૈન્ય વર્ષ અથવા તો ઘણી વખત પોતાના કર્તવ્યથી છટકવા માટે પણ માણસ એવું કહેતા હોય છે કે ભગવાન તો અન્નદાતા છે ને ભગવાનને આપણે શું કરી શકવાના છીએ તો એવી રીતે દેવતાઓ જો બધાને આપનારા છે એ દેવતાઓને આપણે શું આપીએ એને આપણા આપણે કોણ એ વાતને અહીંયા સમજાવી રહ્યા છે કે વો યુષ્મભ્યમ યજ્ઞ ભાવિતા દેવા ઇષ્ટાન ભોગાન દાસ્યંતે યજ્ઞ દ્વારા ભાવિત થયેલા દેવતાઓ તમને ઇષ્ટ ભોગ આપશે વૃષ્ટિયાદિકરણે અન્નાદીન એ ઇષ્ટ ભોગ શું છે કે વૃષ્ટિ અન્ન પ્રજા વગેરે એ આગળ વધારે વિસ્તાર કરવામાં આવશે અથવા વો યુષ્મભ્યમ ઇષ્ટાન યદેવ ઇષ્ટમ ભવતામ અથવા તો એ દેવતાઓ છે તમને જે પણ તમને ઇષ્ટ છે તે આપશે એક તો નિયત ઇષ્ટ હોય અને એક અભિલષિત ઇષ્ટ હોય તો તમારું જે પણ અભિલષિત હશે મનગમતું હશે એ તમને આપશે હવે ભાગતા હશે તો ભક્તનો અભિલષિત કંઈક હોય કોઈ કર્મમાર્ગી હોય મોક્ષકામી હોય સ્વર્ગકામી હોય તો દરેકના પોતપોતાના અભિષ્ટ અલગ અલગ હોય છે એવી રીતે અધિકાર અનુસાર જે જાતની અભિલાષા હશે તે અનુસાર દેવતાઓ એમને આપશે તો ભગવત સેવૌપૈક બલાદ્યર્થક अन्नादि સંપત્ત્યર્થમ વૃષ્ટિયાદિકમ કરિષ્યંતિ ઇત્યર્થ અગર ભક્ત છે તો એની અભિલાષા એમ હશે કે મને પ્રભુ સેવામાં મારું શરીર બલિષ્ઠ રહે તો એવી અભિલાષા હશે તો એ શરીરને જે બલ છે તો અન્નથી પ્રાપ્ત થાય છે અન્ન વૃષ્ટિથી થાય છે તો એ રીતે દેવતાઓ એમને અભિલષિત પ્રાપ્ત કરાવશે નનુ તૈરેવ અન્નમ દેયમ ચેત તદા તેભ્ય કિમ યાગકરણીન એટલે એ જીવન આપી રહ્યા હોય તો પછી એમના માટે આપણે યજ્ઞ કરવું અને એમને હવે ભાગ આપવો આ કેવી વાત છે કહી રહ્યા છે કે તૈ દત્તા અન્ન પ્રદાયેભ્યો યો ભૂમતે તે નહીં તૈ દત્તાન અન્નાદીન એભ્ય તદ્દાતૃભ્ય એટલે અન્નાદિ છે એ દેવતાઓ દ્વારા પ્રાપ્ત થાય છે એ અન્નાદિને દેવતાઓને આપ્યા વિના જે એને ભોગવે છે યો ભૂંગતે ભોગમ કરોતી તે ન એવા એ તો ચોર છે એટલે જેના દ્વારા ઉપકૃત થયા છીએ એને અર્પણ કર્યા વિના અગર આપણે એનો સ્વતંત્ર ભોગ કરી લઈ રહ્યા છીએ તો અપરાધ છે એ વૃત્તિ ખરાબ છે कि भले तेरा तुझको अर्पण एवं कदाच अपने उपहासात्मक रीते बोलता हो तो बोली नेरा तुझको अर्पण तो करवुज तात्पर्य शिष्टाचार एव तो हम कही रहा है कि ननु पूर्वम यजन व्यतिरेकेण यथा दत्तम तथे अग्रेपी दात्यंत एव देवताओं બધા કઈ પહેલેથી યજ્ઞ થોડા કરતા હતા અને આજે પણ બધા જ જનતાની સાથે કોઈ યજ્ઞ તો કરતા નથી જે કરે છે કરે છે નથી કરતા એ નથી પણ કરતા તેમ છતાં પણ યજન કર્યા વિના પણ એ આપતા આવ્યા છે અને આપી રહ્યા છે આગળ પણ આપશે અતઃ કિમ યજન એ ન તો પછી યજનથી શું એટલે ન કરીએ તો ન ચાલે તાત્પર્ય છે इत्यत आह ते यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणा यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते સર્વકિલ્બિષય મુચ્યંતે સંત જે સંત છે એ યજ્ઞ કર્યા પછી જે બચેલું છે એનો ભોગ કરીને બધા જ પાપથી મુક્ત થઈ જાય છે અને એ તું પાપાહા જે પાપીઓ છે જેઓ કેવલ આત્મકારણાત પચનથી કેવલ પોતાના ભોગ માટે જ ભોજન તૈયાર કરે છે તે તું અઘમ પાપમ એવું છે એ તો પાપને જ ખાય છે તાત્પર્ય છે કે દેવતાઓને અર્પણ કર્યા વિના જે કેવલ પોતે જ પોતાનો ભોગ ભોગવી રહ્યા છે એ લોકો પાપ ખાઈ રહ્યા છે એટલે તાત્પર્ય છે અહીંયા લાલ આંખ બતાવી છે ભગવાને કે અગર કોઈ વ્યક્તિ એમ વિચારતો કે બધું એ જ આપનારા છે અને એમનાથી જ અપાઈ રહ્યું છે આજે જે લોકો યજ્ઞાદિ નથી કરી રહ્યા એમને પણ કઈ ને કઈ પ્રાપ્ત થઈ જઈ રહ્યું છે તો પછી શા માટે યજ્ઞ કરવું અર્થાત યજ્ઞ કર્યા વિના જે મળ્યું છે એનું સ્વયં જ ભોગ કેમ ન કરી લેવું એટલું પણ યજ્ઞમાં હોમવા જેટલું પણ શા માટે છોડવું એમ એ આશય છે તો એના માટે કહે છે કે એ પાપને ખાય છે જેમ આજે આપણે પણ જે કમાઈએ છીએ એમાં સરકાર એમ કે છે કે તમે કર આપો કર આપવાથી દેશની વ્યવસ્થા સારી રીતે ચાલે છે કેમ કે જેટલું પણ દેશના સંચાલનમાં રક્ષણમાં કે દેશના વિકાસ માટે જે પણ દ્રવ્ય છે એ દ્રવ્ય આવે ક્યાંથી છે એ આપણે કરના રૂપમાં આપીએ છીએ તેનાથી દેશ તો કોઈ નોકરી ધંધો વ્યવસાય કરતું નથી તો દેશના સંચાલકની એવી અપેક્ષા રહે કે તમે જેટલું વધારે આપશો એટલું તમારું કલ્યાણ થશે કેમ કે પાછું મળવાનું તો તમને જ છે કોઈને કોઈ રૂપમાં પણ દરેક વ્યક્તિ એમ વિચારે કે આ તો સરકારનું છે આપણું છે એટલે દરેક વ્યક્તિ પોતે કરને બચાવવાનો પ્રયાસ કરતો હોય ભલે એ કરોડો રૂપિયા કમાતો હોય તો પણ એના મનમાં એવો તો લોભ રહે કે હું જો સાવ ના આપી શકું તો ઘણું સારું પણ જો સાવ ના આપી શકું તો ઓછામાં ઓછું સરકારને આપું અને જે બિલકુલ જ નથી આપતા કે જે એમાં લોભ કરી રહ્યા છે એ દરેકના માટે ભગવાન જે અહીંયા કહી રહ્યા છે એ જ વાત સરકાર પણ વિચારે છે કે તમે ચોર છો કર ચોર છો એમ तो हम अच्छा सत्पुरुषो यज्ञ कर पी शेष रहे यज्ञ प्रसाद रूप में भोग करे बदा पाप थी मुक्त थी जाए अत्रायम भाव <coughs> वृष्टियादि पूर्व अन्नादि रसोत्पत्ति भगवद भोगार्थम તેન સ્વભોગકરણમ પાપરૂપમ વૃષ્ટિ વગેરે થાય તો એના દ્વારા પૂર્વમ અન્નાદી રસોત્પત્તિ અન્ન વગેરે એનાથી પેદા થાય છે અને એ જે પેદા થાય છે તો ભગવત ભોગાર્થ છે એનો ભગવત કાર્યમાં વિનિયોગ કર્યા વિના સ્વભોગ સ્વભોગકરણમ પાપરૂપમ એટલે પ્રભુને સમર્પિત કર્યા વગર આપણે એનો સીધો ભોગ કરી રહ્યા છીએ તો તો પાપ છે આ તો યે સંતો ભક્તા એટલે જે લોકો સંત છે યાની ભક્ત છે તદુત્પત્તિ પ્રયોજન જ્ઞાતારો આ બધું શેના માટે ઉત્પન્ન થાય છે એને જે જાણે છે એના પ્રયોજનને એ લોકોનો વ્યવહાર કેવો છે ભગવદ અર્થમ પાકાધિકમ કૃત્વા પ્રભુ માટે પાક વગેરે એટલે સામગ્રી વગેરે સિદ્ધ કરીને ભગવતે તત્સર્વમ સમર્પ્ય પ્રભુને તે બધાનું સમર્પણ કરીને તદુપભુક્ત અવશિષ્ટ ભોજન ભગવાનને ભોગવ્યા પછી જે બચે છે એનો એ ભોગ કરે છે તે સર્વ પાપી એ લોકો બધા પાપથી મુક્ત થઈ જાય છે પાપ કયા ભક્તના સેવા પ્રતિબંધ રૂપી એટલે ભગવત સેવામાં પ્રતિબંધ આવનારા જેટલા પણ દોષ વિઘ્ન વગેરે છે એ બધા થી મુક્ત થઈ જાય છે પણ જે લોકો આવા નથી જે પાપા હ પાપ રૂપ છે એ તો આત્મકારણાર્ષ જન્તે એ બધા કેવલ પોતાનો ભોગ માટે રાંડે છે તે તો અધમ પાપમેવ ભુંજે છે એ તો કેવલ અધને ભોગવે છે એટલે પાપને જ ખાય છે તો તાતરે છે કે યજ્ઞાદિમાં હોમ ન કરવું કે દાનાદિ ન કરવા અને કેવલ ભોગ જ ભોગવવા એ ભોગ આપણને અત્યારે એમ લાગે છે કે આ બધું આપણે આપણું કમાવેલું આપણે વાપર્યું પરંતુ વસ્તુત આપણે પાપ એકઠું કર્યું છે એટલે દેવતાને અતિથિને દીન દુખીને ગાય પશુઓને આપ્તજનો એ બધાને વાટીને આપીને અને આપણા ઘરમાં પ્રભુ બિરાજે છે તો પ્રભુની આજ્ઞાથી પ્રભુને બધું સમર્પિત કરી અને આ બધા કાર્ય કરતા કરતા જાતે પણ એનો ભોગ મહાપ્રસાદના રૂપમાં કરવો આવો આશય અહીંયા બતાવી રહ્યા છે <coughs> કેટલા વાગે હવે આગળ કહી રહ્યા છે કે નનુ રસરૂપસ્ય ભગવતો અન્નાદેવ કેવલા પ્રથમ ભોગ તે સ્થિતિ યજ્ઞાસ આગળ કહ્યું ને કે યજ્ઞશેષ જે છે યજ્ઞશેષ તો અન્ન જ હોય બીજું તો શું હોય એનો ભોગ કરે તો બધા પાપથી મુક્ત થઈ જાય અને આગળ એ પણ કહ્યું કે વૃષ્ટિથી અન્ન વગેરે થાય છે ભગવદ ભોગાર્થ છે કેવલ આનાથી જે ભગવતો અન્નાદેવ કેવલ આ પ્રથમ ભોગ સ્થિતિ ભગવાનનો ભોગ કેવલ અન્નથી કેવી રીતે સિદ્ધ થશે તો એક સમજાવી રહ્યા છે કે અન્ના ભવંતી ભૂતાની અન્નથી પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે પર્જન્યાદ અન્ન સંભવ અન્નની ઉત્પત્તિ પર્જન્ય એટલે વૃષ્ટિ દ્વારા થાય છે યજ્ઞાદ ભવતી પર્જન્ય સ્વાધ્યની એટલે વૃષ્ટિ જે છે યજ્ઞથી થાય છે ને યજ્ઞ કર્મ સમુદ્ભવ યજ્ઞ જે છે હું તમે જે કર્મ કરીએ છીએ એનાથી સંપન્ન થાય છે એમાં આની એક શૃંખલા છે એટલે કર્મથી યજ્ઞ થી પર્જન્ય પર્જન્યથી અન્ન અને અન્ન થી પ્રાણી આવી રીતે આ બધું ક્રમ સૃષ્ટિનો ચક્ર ચાલે છે અન્નાદ ભૂતાની ભવંતી અન્નથી પ્રાણી થાય છે સજીવ શરીરાણી તૈર ભગવત ભોગ સમ્યક સિદ્ધ્યતી ભગવાનનો જે ભોગ છે એટલે ભગવાન તો વસ્તુતા એ જે જીવ છે એના દ્વારા જ ભગવાનનો ભોગ સિદ્ધ થાય છે ભક્તો દ્વારા તાત્પર્ય છે અન્નની વાત તો કેવલ કહેવાની છે આ ક્રમમાં અન્નને કેટલા માટે કહેવાયું છે કેમ કે જે જીવ છે એની અન્નથી ઉત્પત્તિ છે એટલા માટે આગળ આવશે વૃષ્ટિ દ્વારા નર ઉપસ્તન રેતો યોનિશુ વગેરેમાં અને અન્નથી વૃદ્ધિ પણ છે શરીરની તનું અન્નાદેવ ભૂતોત્પત્તિશ્ચેત તદા વૃષ્ટ્યાદેવ કેમ પ્રયોજનમ કે અન્નથી જ્યારે ભૂતને ઉત્પત્તિ થઈ જઈ રહી છે તો વૃષ્ટિનું શું પ્રયોજન તો કહ્યા છે કે ભાઈ અન્ન માટે પણ કંઈક તો જોશે ને અન્ન ક્યાંથી આવશે આકાશમાંથી અન્ન થોડું ટપકશે તો ઇત્યત આહ પર્જન્ય અન્ન સંભવ અન્નની ઉત્પત્તિ પર્જન્યથી થશે પર્જન્ય છે એનાથી જો અન્ન પેદા થઈ જાય તો યજ્ઞ નું શું કામ છે આહ યજ્ઞાદ ભવતી પર્જન્યો વૃષ્ટિ છે તો યજ્ઞથી થશે ननु भगवदात्मकत्वमेव यज्ञस्य चेत् तदा अन्यदेवाद्यर्थं कर्म करणोपदेशः कथम યજ્ઞ તો ભગવદાત્મક છે ભગવદ રૂપ છે યજ્ઞની અંદર તો અન્ય અન્ય દેવતાઓના માટે ઉદ્દેશીને કરવામાં આવે છે તો એવું શા માટે તો કહી રહ્યા છે કે યજ્ઞ કર્મ સમુદ્ભવ યજ્ઞાત્મક ભગવદ રૂપમ કર્મણા સમ્યક ઉપપદ્યતે એટલે આજે યજ્ઞ જે છે એ ભગવદ રૂપ છે જે કર્મથી સંપન્ન થાય છે અને એમાં ભગવદ અંશત્વેન ભગવદ વિભૂતિત્વેન કર્મ કરણાદ યજ્ઞાત્મક ભગવત પ્રાકટ્ય કે આમાં જેટલા પણ દેવાદી છે કે યજ્ઞના ઉપકરણો છે કે યજ્ઞની જે સામગ્રી છે આ બધું ભગવદ રૂપ છે ભગવદ વિભૂતિ રૂપ છે અને તે રીતે સમજી અને એ કર્મ કરવામાં આવે તો જે પ્રાકટ્ય થશે યજ્ઞથી એ પણ યજ્ઞાત્મા ભગવાનનું જ પ્રાકટ્ય થશે એટલે એમાં કોઈ ભગવાનથી ઇતર કંઈ છે એમ નહીં સમજવું જોઈએ ભગવદ રૂપ જ આ બધું છે એટલે સાધન રૂપ પણ અને સાધ્ય રૂપ પણ એમ અહીંયા સમજવું જોઈએ અહીંયા હજી નવરા નવરાત્રી તો થઈ ગઈ પણ આ શરદ પૂર્ણિમાનો ઉપદ્રવ ચાલુ છે તો મલાય અત્યારે આ વિષય અહીંયા આપણે રાખીએ આના સંબંધમાં કઈ પ્રશ્ન હોય તો કાલે લઈ લઈશું કાલે નથી હા તો આવતા વખતે લઈશું આમ તો આ બધું સરળ જ છે તેમ છતાં કંઈ હોય તો કાલે પણ પ્રશ્નોત્તર કરી શકાશે સારું તો અહીંયા આજનું વ્યૂ પણ છે ને This session is no longer being recorded.